સાચી હિંમત હોય ને કશું નહીં આ દુનિયા કોઈ નામ દઈ શકે નથી આ વર્લ્ડ માં કોઈ એવો પાછો નથી કોઈ આપણું નામ દે એટલે ભાઈ હિંમત તમને ના ગમી વાત સાંભળી બહુ ગયું કે છે બહુ સરસ છે પુનર્જન્મ એટલે હોય તો પૂરો મૂકીને વધવાનું થયું પૂરો મૂકીને જાય સરળ હોય તો ગુરુ ના હોય તો ગુરુ હાય પૂછે છે કે પુનર્જન્મ અને સાયન્ટિફિક સર્કમ મ્યુચ્યુઅલ એવિડન્સ એ બંનેને કઈ રીતનો સંબંધ એ સમજાવો એ સાયન્ટિફિક સર્કલ સાબિત કરી આપે છે એવિડન્સ ને કંટ્રોલ કોણ કરે એવિડન્સ ને કંટ્રોલ કોણ કરે આ દુનિયાનો કોઈ કંટ્રોલ છે નહીં તો કેવો થાય કે કંટ્રોલ ન હોય તો કેવો થાય જો કંટ્રોલર ન હોય તો કેવો થાય કેવો અંધાધૂંધી થાય અંધાધૂંધી જો કંટ્રોલર ન હોય તો અંધાધૂંધતા એમ એમનું કેવું છે આ શું તે ગરદાજી ગરદાજી ચારસો લઈ છે નીકળે છે એ દરિયામાં આવે છે નો કંટ્રોલર અંધાધૂંધી થયા છે પાર કરવું પેલી ગાડી કંટ્રોલની જરૂર નથી કંટ્રોલ લઈ જાય ચાલુ જાય કંટ્રોલ એ બધું ઓટોમેટિક ચાલી રહ્યું છે સ્વાભાવિક ચાલી સ્વાભાવિક ચાલી રહ્યું છે મુંબઈ શહેરના પંચર ફૂટ બરફ પડી જાય પછી કોણ વગાડી આવે લોકો ફીર થઈ જાય ઘરમાં તો કોણ વગાડી આવે ત્યારે બે ત્રણ દાડા મેરેજ વગાડી છે સફારો ફીર વગાડે અબજ મને બરફ પડ્યો નહીં તો વગાડવાની ચિંતા પણ ના કરે બરફ બનાવવાની ચિંતા વગાડવું એ વિજ્ઞાન છે બધું વિજ્ઞાન અમને ગમે જ ના ગમે આપણા રમેશ ભગલે ગમે તમને ગમે તમને પૂજા દીધી ને બરાબર તો પોતાનું કંટ્રોલ સરળ કરાય ને કંટ્રોલ જરૂર નહીં કથા દૂધમાં આપણે સુઈ ગયા પછી આપણે કંટ્રોલ કરવો પડે તો સાયન્ટિફિક એવિડન્સ ભેગી કરી કહેવાય હા બધું સાયન્ટિફિક એવિડન્સ એટલે વધારે નાખીએ તો ખાતું થઈ જાય વધારે નાખીએ તો ખાતું થઈ જાય એ બધો ડખો છે બુદ્ધિને દેખાડો એને મેળો થઈ જાય છે ને આપણે તો બધું કરવું નહીં પડતું રાતે જાગુ ના કરો बात में ख्याल को बात करे छे अहंकार फेंक ले अहंकार के मैं आ करू એટલે કે તે સંતન થઈ તે સંતન انا ઉત્તર જનસે આ વ્યવસ્થિત કરાને ઠીક છે ઉત્તર જનસે ના બોલી ઉત્તર જનસે મત ફરા સપડાઈ જ જન કરી વિસર્જન સ્વભાવિક થતા થતા પણ બંધ પડે છે નિર્જરા થતા થતા બંધ પાડે છે નિર્જરામાં બંધ પાડે છે નિર્જરા થતી તેમાં ભાઈ ડખો ડખો કરવી પડે કેવી રીતે કરવા મન બુદ્ધિ ચિત્ત એને છૂટા છૂટા કેવી રીતે સમજવા કોઈ પણ વિચાર આવ્યો તો આ બુદ્ધિથી વિચાર છે કે આ મનથી વિચાર છે કે આ ચિત્તથી વિચાર જગત બાહ્યકરણ છે શું છે આ જગત શું છે બાહ્યકરણ મન અંતઃકરણ છે શું છે અંતસ્થ ભલે ક્રિય પેલો થાય ત્યાર પછી બાહ્ય કર્મ આવે પ્રકાશમાં આવે અંતસ્કર્મ પેલા કાર્ય થાય અંતસ્કર્મમાં આખું અંતસ્કર્મ કોને સાધે છે અત્યારે વિચારો જ કર્યા કરે છે માટે મનને સાધે છે એટલા વિચાર વિચાર છે બીજું અન્ય કોઈ વિચાર વિચાર વિચાર એટલે મનનો તાબો છે આખા અંતસ્કર્મ પછી દરિયા આમ જાય છે ભટક ભટક કરે એ મનમાં આપણા લોકો અણસમજણ થી બોલે છે કે અમારું મન ભટકે છે મન હંમેશા કઈની બહાર નીકળે નહીં કઈની બહાર નીકળે નહીં નીકળે તો જે ભાઈ એને દાખલ થયો ના છે મન આ કઈની બહાર નીકળે નહીં એટલે ચિત્ત જ ભટકે ચિત્ત મન બુદ્ધિ ચિત્ત ને હું સાથે ચિત્ત ભટકે કરે અંદર ભટકે બારે ભટકે અંદર જવા ગયા અડતું હોય ને ત્યાં જઈને પૂરું અને બહાર બી પડશે છોકરો વાંચતો હોય આપડે છોટા બધા વગેરે લાગે છોકરો વાંચે છે પણ પણ ચિત્ત ના આપડે કઈ શું કર ભૂલા કેમ વાંચતું નથી ક્યાં ગયો છે ચિત્ત છે તે ક્રિકેટ બોલેલું ચિત્ત ક્રિકેટ માં હોય અહીંયા વાંચતો હોય એટલે બંને ક્રિયા બગડે આ ક્રિયાની મહેનત પણ નકામી જાય તેરી એ ચિત્ત ભટકી કહેવાય શું કહેવાય ભટક ભટક ભટક ભટક ચિત્ત ભટક ભટક ભટક ભટક કર્યા શું પોતાનું જે સુખ સાચું સનાતન સુખ છે તે ખોવાઈ ગયું છે જડતું નથી તે બધું આમાં ખોળે છે આમાં તો તે તારીખ એવી દેખાય તો મને આમ લાગે હું કઈ સુખ મળશે અને પછી લઈને આવે પૈસા ખૂબ થશે સુગંધી જોઈને બધી રીતે જોઈને એટલે કોઈ બગડીઓ સ્વીકારવા દે લઈને આવ્યો તો કાચું ખાતું લાગ્યું એટલે ચીજ કે છે અમે અમારે એટલે ભટક ભટક સુખ ખોળે છે સુખ ખોળે છે કારણ કે સુખ્યું છે સુખ્યું છે અસુખ તો ક્યાં થયેલી છે સુખ્યું એ ચિત્ત શુદ્ધ થઈ જાય તો પરમાણુ શુદ્ધ થાય શુદ્ધિ થઈ જાય મનનું કયું મન વિચાર વિચાર વિચાર એમ કે છે કે વિચાર નું ઉદ્ભવ સ્થાન કયું વિચાર ક્યાંથી ઉદ્ભવે છે એ જ બુદ્ધિ અરે મન ઉદ્ભવ સ્થાન કોઈ છે નહીં એનો કાળ કાઢે નહીં આ કોઠી હોય ને કોઠી ગાડી ખોરાવી કોઠી પર ફૂટી છે ને કોઠી ફૂટી છે ને તેમાં આપણે પ્રયોગ કરવો પડે છે કે બીજા ઉતરાતું પડે આપણે અને આમાં પ્રયોગ ના કરે સ્વાભાવિક રહ્યું ને સ્વાભાવિક ના ટાઈમ થયો એટલે ફૂટે કોઠી ફૂટે છે નામની સરવાડી ફૂટે એના જેવા ભાવે ભરેલું છે તે ભાવે ફૂટે તે ભરનારો જોઈ ક્યાં કહે ભાવ એ ફૂટે તે બધું વાંચી શકે થોડા અહંકાર વાંચી શકે બુદ્ધિ અહંકાર એટલે વાંચે ત્યારે શું થાય પોતાના હિતું લાગે એવું એવું મનના વિચારો મનના અધિષ્ઠાન તે અહંકાર ને બુદ્ધિ વિચરે અને તેનું વિતરણમાં વિચરી વિતરણમાં આકાશ ત્યારે તમને આકાશ થાય વિચરીને એવી જગ્યા છે કારણ છોડે એટલે વિચરે અને તન્માકાર થાય માટે વિચાર કહેવાય તો વિચરે નહીં એ વિચરે નહીં અને તન્માકાર થાય એ વિચાર કહેવાય તો જોઈએ એટલે બંને પછી ટાઈમ થાય એટલે ફૂટ્યા વગર રહે ટાઈમ થાય પરિપક્વ થઈ ફૂટી જે ટાઈમે જે ફૂટવા વસ્તુ તે ટાઈમે ફૂટી પૂરો તો એનું નહીં ફૂટે આજુબાજુના સંજોગો બંજોગો ભેગા છે આજુબાજુના સંજોગો હોય તો આવો તમે આજુબાજુ આજુબાજુના સંજોગો પણ એ પ્રમાણે એ પ્રમાણે આગળ જે કરીએ એ પ્રમાણે ઉભા થાય ને તારે આમ મન મન સોચવાનું ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા હોય ને એ બધાનું કોઓર્ડિનેશન થાય ને એટલે સાયન્ટિફિક એમને એવું કુદરતી જે કરવું કહ્યું મારી બાકી ભેગી થાય ટાઈમિંગ હોય છે બધું ટાઈમિંગ અમુક ટાઈમ અમુક જીતે એ ટાઈમે નિશ્ચિત નિશ્ચિત થઈ ગયેલો નિર્ણય થઈ ગયેલો આ ટાઈમે છૂટવું જોઈએ એટલે એ એ પણ ટાઈમ સંજોગો તે ટાઈમે હા પણ એ નક્કી કોઈ કરતો નથી એની મેં બધું ઓટોમેટિકલી થાય તેથી કહે આ તો મનમાં માણસ મને વિચાર આવે મને તને શું વિચાર તું વિચરી તો વિચાર આવે તું વિચરી વિચાર વિચાર કરો વિચરે નાખો વિચાર નહીં ચિંતન થયા જ કરવાનું એક્ઝોસ્ટ જ કરે એ જો જ્ઞાની એમ કે પણ બીજા સાધારણ માણસો માયા છે દાદા વાંભળીને વાંભળીને ડાયો થયો <laughs> પછી મને પાછું પ્રેરણા થઈ કે ચાલો દાદા દર્શન કરી આવું આમ કેમ થયું પુણે જાગી પુણે જાગી નહીં જવું થયું તો જાગી એમ કહ્યું પુણે જાગી એમ કહ્યું સારું થયું તમને બીજું તો આપણા કર્મ બંધન જે હોય એ તો ભોગવે છૂટકો છે એ કહે છે કે આપણા કર્મ બંધન જે હોય એ તો ભોગવે છૂટકો છે ને આપણા કર્મ બંધન જે હોય એ ભોગવે છૂટકો છે ને તો પછી તે લોકો દોડા ચૂકા રસ્તા પર હેતા હેતા ના જાય નિરાશે ગાડી આવતા હતા આસ્તે આસ્તે જે શું આમ આસપાસ રોડ આસપાસ શું આગળ કઈ ક્રોસ કરી બોડી ને ક્રોસ કરી નાખીએ છીએ ને દાદા કે એવું શું કામ કરવાની જરૂર ધીમે ધીમે ચાલે ક્રોસ શું કામ ન કરો શું કામ દોડે દોડે એવું બધું ભોગવે જીતે એવું ના કરે બદલવાયા કરે કરનારાયણ કરે પછી ભોગવ્યું તે શું કહ્યું ભોગવ્યું પછી દાદા ભગવાન બોલે બધું આમ કલ્યાણ થઈ જાય દાદા ભગવાન બોલજો ને ત્યારે વાત કરે ત્યાં આકર ખેંચે દાદા ભગવાન ની મારી ચાલુ જ હોય છે કે મારી સ્તુતિ દાદા ભગવાન ની ચાલુ જ હોય બસ મારું દાદા ભગવાન લીધે ચાલે છે તો તમારું કેમ તમારું ચાલે દાદા ભગવાન ન જોયા છો હું સૌ બધું નાશ થયો જય આ દાદા ભગવાન કર્યા કરજો હા બે વખત અહીં કપાળ અહીં કપાય એક મિનિટ એક મિનિટ આ તમારો કપાળ છે ને એ દાદા દાદા અંદરો મોટા સંગીતકાર છે દાદા મશહૂર સ્વર એક નાદ છે નાદ ભ્રમ થઈ શકે નાદ ભ્રમ થઈ શકે ભ્રમ ભ્રમ શું કહેવાનું બીજી લાઈન લખી છે ને કે છે ત્યાર પછી બીજી લાઈન લખી છે એમ કે ઈશ્વર છે તો સત્ય છે જો ઈશ્વર છે તો સત્ય શું સ્વર ઈશ્વર છે સ્વર ઈશ્વર નથી ને તો પછી પ્રશ્ન એવું કેવું ચાલે સ્વર એક નાચ છે નાચ ભ્રમ થઈ શકે સ્વર તો કઈ નો સ્વર જુદો અને હા એ હોર્ન બધાયું તો બધું કરે છે હોર્ન હોર્ન હા હોર્ન એ પણ સામેથી જીરાને લીધું એટલે આવ્યું અને કવિ નામ નથી ગયું એટલે આવ્યું શું કહ્યું તમને જાણતા રહો ભગવાન જાણતા સ્વરને જે જાણે છે તે મત કરે છે સ્વરની સ્વર જાણવાની ચૂક છે બોલો જાણતા એવું બોલ પછી પણ કઈ ગુજરાતી બીજું કઈ પૂછો તમારી જાય છે પૂછો ને કઈ તમે કઈ પૂછતા તમે તો ઘણું પૂછતા તમે ગરમી બોલો પણ જાણતા હોય સારી કિંમત હા તમે ઘણું ગાઓ એમ કે ઘણું બોલો પણ જાણકાર હોય તો તમે ક્યાં કરી હા વેરી સિમ્પલ એક પહેલું लोग कौन दिन हो गया करते हैं एक को लेकर लोग जाते हैं सुन जाओगे अल्लाह बन गए એટલે સર એની જગ્યાએ હોય તો સર એ ભાઈમાન અને એને જાણનાર એ ભગવાન દાદા એમ કે આ બહુ સુંદર સુંદર આ ગાય છે એ જાણનાર ભગવાન એ પણ બરોબર પછી એમ કે આ શું આ ભાંગરા ખેંચા કરે એ પણ ભગવાન જ ને એ પણ બોલે કે આ શું ભાંગડા ખેંચા કરે છે એવી રીતે એવી રીતે બોલે એ પણ એ પણ ભગવાન જ થયા ને સાંભળે છે ભગવાન ને પણ સાચા ને સાચું છે અને સાચા ને જૂઠું છે એનો બે નો ફેર બસ શુદ્ધ શુદ્ધ સાંભળનાર છે શુદ્ધ જાણનાર છે શુદ્ધ માતા રસ્તા અશુદ્ધ માતા રસ્તા છે શુદ્ધ જાણનાર એ તો બોલે કહી રહ્યા છે શુદ્ધ રીતે જાણ કહે ભગવાન અને પેલું પેલું અહંકાર એ કોણ હા એ એ અહંકાર શુદ્ધ જાણે કેવી રીતે શબ્દ અને ભાવ સર્વોપરી સ્વર શબ્દ સ્વર શબ્દ અને ભાવ એ ત્રણ માં સર્વોપરી કોણ સર્વોપરી કોણ શબ્દ અને ભાવ શબ્દ અને ભાવ ભાવ સ્વરૂપ ભાવ સ્વરૂપ ભાવ બધાની માતા છે એની માતા છે શબ્દ ની માતા કોણ કે છે કે આ જગતમાં મીરા નરસિંહ એ બધા થઈ ગયા અને એમના કંઠમાં સ્વર હતો સ્વરનું માધ્યમ હતું એમને ગાયું નરસિંહે ગાયું મીરાએ ગાયું અને એ સ્વરનું માધ્યમ હતું અને સ્વરના માધ્યમના હિસાબે એ ભક્ત હતા એમ આખી જગતે જાણ્યું કે બીજા પણ ઘણા ભગત હતા એનું કોઈ નહીં જાણ્યું અને આનું આનું આનું જાણ્યું કારણ કે સ્વર નું માધ્યમ હતું એટલે એમ કેમ બન્યું બીજાનું બીજાનું નહીં જાણ્યું અને આનું જાણ્યું સ્વરના માધ્યમથી મીરા મીરાએ ગાયું નરસિંહે ગાયું એટલે આ ભગત છે બંને ભગત છે ઈશ્વરના ભગત છે એમ જગતે જાણ્યું પણ એ સિવાય જેનું સ્વર નતો સારું બહુ લોકોએ ગાયેલું પણ જે જગત ના વીજ રહેલી તેની કિંમત વીજ ના જે દસ્તર નથી એનું સંચન થાય એવું હોય એનું જ્ઞાન ને બધું થાય અંદાજ ઉદાહરણ કરવામાં એના કારણે છે નાના પોતે એમનો પ્રશ્ન બીજો છે દાદા બીજા પણ એવા ઘણા ભરોસો હોય છે કે જે ગાઈ શકતા નથી હોતા ભગત ખરા ગાઈ ન શકે પણ ભગત ખરા આવું એ તો હા એ બક્ષે ભક્તિ નો કોઈ માણસ એવો ભક્તિ ગાય પાછો નથી જે ગાઈ શકે બરોબર છે એ કેમનું કેવું છે કે બક્ષિસ ગાય બક્ષિસ છે બધા ના થયા બધાને આ રીતે બક્ષી કરે નહીં કરે Yeah. છે આપણું ખાધેલું કોણ બતાવે vitality power vitality power vitality power આપણે પૂછ્યું છે ને એ વિષય અમારે અમારા આવી ગયા છે લીડ પર બધા અમારા આવી ગયા શું કહ્યું રાઈટે લીધી પ્રવાહમાં બધું આવી ગયું એ બધા એ બધું ટાઈમ એ બધું સાધન નખાવે અને તેનું પતન થાય કોઈ સાયન્ટિફિક રીતે થાય એ પણ સાયન્ટિફિક એવિડન્સ જ થયો ને અને ઇલેક્ટ્રિસિટી છે હા શરીરની અંદર એક મિનિટ છે એક બે હાથ રીતના લખી દે ને એક ઇલેક્ટ્રિસિટી છે એની અંદર તો ઇલેક્ટ્રિસિટીના આધારે બધું ચાલે પત્ની ઉપર પગ નીચે થવું નીચે થવું પ્રેમમાં આવેલો ભાઈ અનુભવ થાય એટલે કે ભગવાને ખુદે લખ્યું છે એટલે કે ભગવાન એ આ કરે કે વાઇટલિટી પાવર એ વાત આપજો કહો એ કરે આપણે વાઇટલિટી પાવર કહેવું તો આ થઈ ગઈ એની ઇલેક્ટ્રિસિટી ચાલે બધું તો કોઈ વિગતવાર ઇલેક્ટ્રિસિટી તો આ બધું ખરું વાઇટિલિટી પાવર અંદર જીવન શક્તિ છે તો બધું ચલાવી લેશે આ બધું ભેગું કરી આપી સંજોગો ભગવાને તો ટૂંકમાં કહી દીધું કે ઇલેક્ટ્રિસિટી છે એટલે બધું પ્રાણીને ચાલ્યા કરે છે બધું ભગવાન ટૂંકામાં કહ્યું છે ઇલેક્ટ્રિસિટી છે એટલે ઇલેક્ટ્રિકલ બોડી સમજાય આપે જે કહ્યું આ બધા શું સંકેત એ જ્ઞાન જતું હશે બુદ્ધિ પાસે જ્ઞાન પાસ પડે આપે જે કહ્યું પ્રકૃતિ જળ છે ઝાડ પાન ફળ ફૂલ પાણી બધા જળ ખરાક આ બધું જે રસ્તે ચાલે છે અને રવાદન પુસ્તકો વાંચો રવાદન બધા મારી ના કરે તો જ્ઞાન જતું રહે બુદ્ધિ કુદાકુદ કરો ત્યાં સુધી માને ઝાડે જળ નથી પાને જળ જળ નથી ફળે જળ નથી આવું ઊંધો ચાલશે ને બધું ઝાડમાં ગુજરાતમાં જોયો ગુલાબ નો છોડ બતાવ્યું હતું ગુલાબ નો છોડ એ કહ્યું બુદ્ધિ ને કહ્યું દિવસ આ બુદ્ધિ બખો આવ્યો હતો ભટક ભટક ભટક કરાડે કોઈ એ બુદ્ધિ ને દોન કરી બોલાવે આવો તો જમાડે આ કહું છું એ ટૂંકમાં આવી જાય પાંચ આઠના એ બીજી બધી લખો ઉતરી એ તમે ઉત્તમને જરૂર વાંચવાની જરૂર જ નથી આવે વાંચતા હોય ખાઈ લે તો નિકાલ કરવો શું કહ્યું ખાઈ લે તો ગ્રહણ નહીં કરવાનું ક્યારે નહીં કરવાનું તે કરવા તો દેવલસા દુકાન પર જોઈ તા સાધન અક્ષરો નહીં વળે શું કહ્યું ગીતાને સમજમાં જોયું એક અક્ષરો સમજમાં જોયું આખી ગીતા ચાર લીધે થઈ ગઈ આવે નાના સ્ટેજ બધું આવી ગયું દસ ને બધા બે હજી આવે શું સબ કોઈ ના તો ચાલુ હતો ઝાડમાં આવી જશે ઝાડમાં આત્મા છે બધાને આત્મા છે થઈ ગયું ઝાડ નથી આ વસ્તુ ઉતારવાની નિમિત્તની અપેક્ષા થઈ ગઈ નિમિત્ત વગર ચાર હતી નિમિત્ત પહેલી જે પછી બરોબર છે સમજાય છે એની જોઈએ ઉપાદાન ને પરાધીનતા આવે ને ઉપાદાન ને પરાધીનતા આવે ને પછી પછી આજે જે નિમિત્ત ની વાત હોય તો ઉપાદાન પરાધીન થયું ને પરાધન શબ્દ કેવું છે નિમિત્ત જરૂર પડે છે તો પરાધીન થયું એમ કે નિમિત્ત નિમિત્ત ને પરાધીન લેવા દે કહ્યું કોને કહ્યું એમને એ પ્રશ્ન કરે છે કે ઉપાદાન એ સ્વતંત્ર વસ્તુ છે તો એ એ નિમિત્ત એની જરૂર છે એને નિમિત્ત નિમિત્ત એટલે શું ઉપરી અને નંદર એટલે ઉપરી અને નંદર નિમિત્ત શબ્દ નિમિત્ત સુમંત એમ કે નિમિત્ત એટલે સંયોગ સુમનભાઈ પૂછે છે નિમિત્ત એટલે સંયોગ સંયોગ ના સંયોગ તો આ બધા થાય છે નિમિત્ત એટલે આપણે જે જરૂરિયાત છે તે જરૂરિયાત જે થાય એને શીખે જ આપે એ નિમિત્ત સંયોગ થી ઉપડી જાય ને સંયોગ આવ્યો સહયોગ તો બધા જ છે ને નિમિત્તે સહયોગ ખરો કે નહીં કઈ પણ નિમિત્ત આવ્યો સહયોગ માં બધી ચીજ પણ સહયોગ બોલવાની જરૂર નહીં નિમિત્ત ને નિમિત્ત નિમિત્ત નિમિત્ત નિમિત્ત ને સહયોગ ના કરે ગુરુ વિના જ્ઞાન નહીં ગુરુથી પરિણામ નહીં એટલે કોઈ કદી હતો નથી होती है अभी ज्ञान दे देंगे बोले तो बराबर समर हो जाएगी तो हमें कोई समझ आ रही है तो कर ले तो ये मुख्य रूप से पाँच लिमिट उपरा उपरी होता नहीं लिमिट शब्द में अर्थ जो कि उपरी नहीं लगता આપણે પુસ્તક આત્માનામ પુસ્તક મળ્યું તે જ નિમિત્ત કહેવાય શું કહેવાય આપણે ઉત્પાદન ઉત્પાદન હોય ભાઈ એમ કે છે કે નિમિત્તમાં તો શિક્ષણ કરવું અનેક વખત મળી ગયા નિમિત્તમાં તો શિક્ષણ કરવું અનેક વખત મળી ગયા તો પછી કલ્યાણ કેમ નહીં થયું નિમિત્ત તરીકે મળ્યા નથી નિમિત્ત તરીકે મળ્યા નથી એટલે ક્લાસની અંદર પચાસ વિદ્યાર્થીઓ છે ક્લાસની અંદર પચાસ વિદ્યાર્થીઓ છે એના એક ગુરુ છે પણ એ પચાસે પચાસ પાસ થતા નથી એમાં અમુક પાસ થાય અમુક નપાસ થાય તો પછી જેમ કહ્યું છે કે ગુરુના જ્ઞાન નહીં તો પછી એનો અર્થ એ કે ઉપાદાન હોય તો જ પાસ થાય નહીં તો પાસ ન થાય એનો અર્થ એ થયો ને ઉપાદાન જાગૃત હોય જાગૃત ન હોય પછી એમ જ્ઞાન આપે છે તો માલ હોય તો આપે શું સારું ઊંઘ ઠંડક લાગે ટાળક લાગી એટલા માટે એટલે ઠંડક થઈ જાય છે તો આ બળતરામાં ઠંડક બોલ્યું હું પણ આ વારે પણ સાત શબ્દ બોલ્યું તો વાતાવરણ દાદા એનો દોષ નો કહેવાય ને એમાં આત્મા શબ્દ જ્યાં સવાલ ભય ત્યાં વપરાય જ્યાં સવાલ માને પોતાની ભય ત્યાં આત્મામાં એ આત્મા શબ્દ ત્યાં વપરાય એટલે પોતે કરતા છે માને ત્યારે શું નામ તમારું મધુકાન મધુકાન મધુકાન હું મધુકાન છું એ તમારી જાતની કલ્પના છે એ તમારા આત્મા સ્વાભાવિક આત્મા સ્વાભાવિક બે આત્મા આ ભ્રાંત આત્મા ભ્રાંત આત્મા હું મધુકાંત છું એમ માનું અને એ રીતે વતન ખરા કરો એટલે કરતા ના ભો તો એ આત્મા ગણાય પછી નીચે જાઓ તો પછી સુધાર જીવ જીવ અને મધુકાન જુદા જ છીએ એવો ભાવ આવ્યો પછી એ રીતે વસ્તુ પૂછે છે તો પૂછે છે કે ચિત્ત ભટકે છે ચિત્ત બધે ભટકે છે તો એ ભટકે નહીં ભટકે નહીં એવું કરવું હોય તો શું કરવું ચિત્તે ભટકે છે ભટકે નહીં એવું કરવું હોય તો શું કરવું સિદ્ધ સિદ્ધ થઈ જાય એટલે થઈ જાય છે પછી જે થોડું ઘણું લાગે વધી ને થઈ ગઈ છે પાંચ આગળ નિરંતર રહીએ જય એનો પ્રયાસ મારો પાંચ આજ્ઞામાં રહેવાય એવી કૃપા ઉતારો ઉતારી જેમ બધું ના નાખવું ઉતારી જ કહેવાય ને બધા ઉતારો ના નાખ્યું એટલે સાંકળમાં તો સમજવાની વાત છે સમજી આવે છે નિશ્ચય છે બધું કરી શકે નિશ્ચય રાખવો જોઈએ બધા કે મારે રહ્યું છે પછી વાંધો જ નહીં પછી આવી છે પેશન થવાનું બધું તો કે વાર્તા ભરાવાનું નિશ્ચય દાદા ચાર એડમો જે જે રીતે હતું એ જ્ઞાન આપ્યું છે આખા જગતનું જે જ્ઞાન સંપૂર્ણ આપ્યું છે રમત ચાર પણ શું કહ્યું આદિમાં તો કોક જનીય છોતો ગોળી એક બહુ કેટલે બહુ બેઠે ગયે છે ગાડા નો તો જંગે ગોમા પાસમાં બુદ્ધિની જનીય દીપી લેતા છોરીને વાત જોડો એ કે બુદ્ધિ ચલાવવાનું ઓછું કરે ચારયો એટલે જોવું હોય તો તે જોડો એ એક સુજા ડાયરા જંગે જવું ન હોય સીધા જાજી લેવા તો બોવાય જોડો સીધું બુદ્ધિ ચલાવવાનું ઓછું કરી નાખું હા એટલે બુદ્ધિ મને મોક્ષે જતા નુકસાનકારક છે તે સમજી અને કામ લેજે બુદ્ધિ સંસારમાં હલકેલ છે છે એવું સાચી વાત છે એમ કે છે મેં એમ કહ્યું કે બહેનો આ બધા પુરુષો પૂછે છે બહેનો બહુ પૂછતી નથી તો દમયંતી એમ કે છે કે બહેનોને દૂધનો ડખો નથી એટલા માટે કોઈ પૂછતી નથી સાચી વાત બીજો અમને મોહ હોય એને અમને તો એની મોહ શું ચેપતા પણ ને બુદ્ધિ નો લખો હતો કે નહીં વાત છે જ્ઞાન થી ઓછો થઈ ગયો જ્ઞાન થી મોહ જ્ઞાન ને બહુ કામ કર્યું જ્ઞાને બહુ કામ કર્યું કાર્ય જે જે કરે કરે એવી જ આખો દાડે <laughs> बहुत જ્ઞાન છે એટલે ત્યાંની ચારે જ્ઞાની જ્ઞાન ગમે તે પ્લેસ ઉપર ગમે તે જગ્યાએ ગમે ત્યારે ગમે તે ઉંમરે પણ સમાધાન અવશ્ય આપશે અને જ્ઞાન આગળ થશે શું કહ્યું કોઈ પણ સંજોગોમાં જ્ઞાન હાજર થશે અને હાજર થાય એનું નામ જ્ઞાન અને હાજર ન થાય એનું અજ્ઞાન અત્યારે ઘણી વાંચ્યું હતું હાજર થયું ખરેખર એમ કશું હાજર થયું નહીં માટે અજ્ઞાન વાંચ્યું છે અને અજ્ઞાનનું આરાધન કરી કર્યું દર્શન કરીને જજો કે દેહ વિના આત્મા ફરે ખરો દેહ વિના આત્મા ફરે ખરો આ સ્થુલ દેહ વગર બીજા દેહ દેહ તો કયો હોય પણ આ દેહ ના કરવો હોય પ્રેતીઓની હોય ને તેને આ દેહ ના કરવો હોય શું કહું બરાબર પછી આત્મા અહીંયા કેમ કરવો પછી હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ એમ કે છે હિન્દુ ધર્મ એમ કે છે કે મૃત્યુ પછી આત્મા તેર દિવસ સુધી ગમતો હોય છે બધું હિન્દુ ધર્મ કહેતો હોય આ લોકો બ્રાહ્મણો બધા લોકો છે પુરાણો બધું રખડતો નથી અને આવડો આત્મા છે નજર તો બેસી આ લોકો બિચારા પણ લોકો લોકોને સામે હોય કેમ કઈ પૈસા આજ મળે એમાં જ ધ્યાન છે આ બધું ફોર્મ નહીં કહ્યું ફોર્મ વિચારવાની શક્તિ જ નહીં એ બધા કહેવાય અમુક જેવું આપ્યું કે બધા હિસાબે રહી રહે સિંગમાં તો હરા હરા કરે પેલો હરાવડાવે હરાવે પછી ઘર બાજુ કે છે માણસ છે કે કેમ કોઈને કોઈ ગરીબ બ્રાહ્મણ દેખાય છે તે તો આપશે તો ત્યાં ભાઈ ગયા ને તેને પહોંચાડ્યો એને બધા મારે લાઈટ આવે આખું ફોન નવું આપી દે એ પાણસ છે ને દાનમાં દાનમાં આપી દેવાનું પાણસ પાણસ પાણસ દાનમાં આપી દેવાનું કરે ને એમાં ખાટલો પૂરે હરાડ હરાયું તેમાં હરાવનાર ને જે છે અને હરાવનાર અને હરાવનાર બંને ભેગા થાય ને હા કાર્ય તો થાય ને હા ખરે એટલે બંને શ્રદ્ધા નથી એમાં કેવો ખરાબ શ્રાદ્ધ શ્રાદ્ધ શ્રાદ્ધ શ્રાદ્ધ બંને પરસોત્તમભાઈ પૂછે છે કે શરીરને શરીર ને આત્મા આત્મા શરીર ને છોડ્યા પછી આત્મા ક્યાં જાય આત્મા શરીર ને છોડીને પછી ક્યાં જાય છે કહીએ જવાનું ક્યાં અને હા બધું સાયન્ટિફિક એવિડન્સ ગોઠવાઈ ગયેલા હોય અને એવી બોની બધું ગોઠવાઈ તૈયાર હોય કેટલી બધી તૈયારી હોય એટલે બધું યજ્ઞાત્મા જવાનું છે તેમાં આગળ હોય